એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરી આવો મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજકોટમાં બેઠા બેઠા પ્રસમ વાર્તા સાંભળે છે અને અંગના પણ વાર્તા સાંભળે છે આવો આવો ભાઈ અંગના બહેન અને આમ અમદાવાદમાં બેઠા બેઠા આરવી અને આર્યા પણ વાર્તા સાંભળે છે આવો ત્યારે ભૂલકાઓ આજે હું તમને બધાને એક સુંદર મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે શેરડીનો સ્વાદ એક હતું જંગલ આ જંગલમાં એક હાથી રહે હાથીને શેરડી બહુ ભાવે એક દિવસ હાથી શેરડીના ખેતરે પહોંચી ગયો હો ભાઈ અને પછી તો ખેતરનો માલિક ત્યાં ઘસ ઘસાટ ઊંઘતો હતો એ તો એ ખેતરનો માલિક ઘસ ઘસાટ ઊંઘતો હતો એટલે પેટ ભરીને શેરડી ખાધી હો હાથીએ હાથણી માટે શેરડીનો ભારો પોતાની પીઠ ઉપર લીધો એને થયું કે મારી પત્નીને પણ શેરડી ખવડાવું એટલે શેરડીનો ભારો પોતાની પીઠ ઉપર લીધો દૂરથી શિયાળે હાથીને આવતો જોયો હો એની પાસેનો શેરડીનો ભારો જોઈને શિયાળને પણ શેરડી ખાવાનું મન થયું ભાઈ થોડીક વારમાં હાથી શિયાળ પાસે આવી ગયો શિયાળે દયામણો અવાજ કાઢીને કહ્યું શું કહ્યું પ્રસમ શિયાળ કે અરે ઓ હાથી ભાઈ તમે ખૂબ દયાળુ છો મને થોડીક મદદ કરશો ભાઈ સાહેબ હાથી કે બોલ તારે મારી શી મદદ જોઈએ છે કરું ને બધી મદદ કરું તને શિયાળ કે હું ખૂબ બીમાર છું મને તમારી પીઠ પર બેસાડીને આગળના રસ્તે ઉતારી દેજો ભાઈ સાહેબ હાથી કે એમાં શી મોટી વાત છે એક કરતા બે ભલા એમ કહીને શિયાળને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો હાથીએ અને શિયાળ તો હાથી ઉપર બેસી અને શેરડી ખાવા લાગ્યું શેરડીના સાંઠા ખાલી થતા ગયા તેમ તેમ શિયાળે રસ્તામાં આવતા ઝાડની ડાળીઓ કાપતો ગયો અને એને શેરડીના સાંઠાની જગ્યાએ મૂકતો ગયો બોલો એવો ચાલાક હો આરવી બેન શિયાળે ધરાઈને શેરડી ખાધી અને કેટલીય શેરડી તો બગડી શિયાળને એના રહેઠાણ પાસે ઉતારીને હાથી પોતાના ઘેર ગયો હો પછી તો અને પછી તો આર્યા એ હાથણીને કે લે મારી પત્ની હું તારા માટે શેરડીના સાંઠા લાવ્યો છું એમ કહીને પોતાની પીઠ પરથી ભારો નીચે નાખ્યો હો અંગના અને હાથણી કે આ શેરડી નહીં પણ બળતણ માટેના સાંઠીકડા છે આથી કે હું તો શેરડી લાવ્યો છું પણ આ આ પેલા લુચ્ચા શિયાળનું કામ છે તે મને છેતરી ગયો છે શિયાળને પાઠ ભણાવવા હાથીએ મધમાખીની રાણી પાસે જઈ અને બધી વાત કરી હો આરવી મધમાખીની રાણીએ મધપુડાઓની બધી માખીઓ એક મોટી થેલીમાં ભરી હાથીને આપતા રાણી બોલી આ થેલી તમારી પીઠ ઉપર મૂકજો એટલે લાલચું શિયાળ થેલી જોઈને લલચાશે ફરી પાછો હાથીએ મધમાખીથી ભરેલી થેલી પોતાની પીઠ ઉપર મૂકી અને એ તો શિયાળના રહેઠાણ પાસે પહોંચ્યો શિયાળ હાથીને અને એની પીઠ પરની થેલી જોઈને ખુશ થઈ ગયો ભાઈ પહેલાની માફક જે તો ફરી હાથીની પીઠ ઉપર જઈને બેઠો એને થયું કે થેલીમાં ગોળ હશે શિયાળે થેલીના મોંની દોરી ખોલીને ખાવા માટે હાથ નાખ્યો આમ અંદર હો ઘણા લાંબા સમયથી અંદર પુરાયેલ મધમાખીઓ ફુવારાની જેમ થેલીમાંથી ઉડીને ડંક દેવા લાગી કરતા કરતા ઉડી અને ડંક દીધા શિયાળે તો પીડાથી બૂમો પાડી એ હાથી ભાઈ ઓ હાથી ભાઈ મને જલ્દી નીચે ઉતારો મારી ભૂલ થઈ ગઈ પૈસા હવે ક્યારેય પણ ચોરી નહીં કરું ઓ બાપા રે હાથી નીચે બેઠો એટલે શિયાળ પીઠ ઉપરથી ઉતરી ગયો હાથી કે ચાલો જા અહીંથી ક્યારેય પાછો આવીશ નહીં હાથીએ મધમાખીઓનો આભાર માન્યો અને તે પોતાને ઘેર ગયો પછી તો ખાધું પીધું ને રાજ કર્યું બટેટાનું શાક કર્યું ચાલો આવજો ત્યારે આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં હાથી આવશે મધમાખીઓ આવશે આવજો